મુખ્ય વ્યવહાર મન વાણીને કયા સ્વરૂપનો શરીર સાથેનો એમનો વ્યવહાર રહેલો બાકી છે એ મારાપણાનો વ્યવહાર બાકી રહેલો છે હવે સમજ્યા અને એમનામાં એ હું પણ એટલે કે મારા પણ મોડું હતું પણ હું પણ સ્ટ્રોંગ એવું હતું કે ભગવાન સાથે પણ બહુ સારી રીતે વાત કરે અને ભગવાન સરખી ના વાત કરે સમજો ઝઘડે ખરા એવા હતા એવા હતા જરા રૂઆબી હતા રૂઆબી ભગવાન આગળ રૂઆબી હતા અને લોકો આગળ નતા શું કહ્યું ના વ્યવહારમાં નતા પેલી હશે જ હેન્ડલી એટલે એને ખબર છે ને કુમારી પર ખુદ હતી તમે બેન ખબર છો કે નહીં એવું નતું જોયું સોલો મેન બોલવાનું આપો જેમ જલ્દી મોટેથી બોલજો શું જોયું તું કહો દાદા ભગવાનની ખુમારી ખૂબ જ ખુમારી જોયેલી સાચું કોને હા સાચું જ દાદાજી અને એમની નજીક જઈએ એટલે બરફ જેવું એકદમ ઠંડા થઈ જાય ગમે એટલા પ્રશ્નો સાથે ગયા હોય તો એકદમ ઠંડુ થઈ જવાતું એમનું ઐશ્વર્ય ખુમારી તો જબરજસ્ત હતી એમ અરુણભાઈ જોડે બેઠા છે એટલે કહો બધાનો અનુભવ સમજાયું આ કાળમાં કાંતિભાઈ સાહેબ આપણે ખરેખર ફાવી ગયા છીએ એમને યુગ દ્રષ્ટા પુરુષ અમનો પ્રયોગ હતો યુગ પુરુષ એમને પહેલેથી યુગ પુરુષ એટલે અમારાથી દ્રષ્ટા ઉમેરાઈ ગયું જરા બધા યુગોના દ્રષ્ટા હોય યુગ દ્રષ્ટા પુરુષ કહેવાય બધા યુગોના અને ક્રમ માર્ગમાં જે તે યુગમાં હોય પરંતુ એમની પાસે જ્ઞાન બધા યુગોનું હોય છે અને એ પ્રમાણે અંદરથી જ્ઞાન સાથે બધાને દોરવણી આપે છે બહુ સુંદર કૃષ્ણ ભગવાને આ રીતે જ આપણને દોરવણી આપેલી બધા આપણે એટલે કે તે વખતના બધાને તે સમયના બધાને અને તે ધોરણી એવી આપેલી એ ધોરણી આપેલી પાછળનાને બધાને ચાલે ઉત્તરદાયિત્વ એટલું બધું સરસ છે એમનું એમને યુગે યુગે સંભવામી અને અધર્મ જ્યાં જ્યાં છે તે અધર્મની જગ્યાએ ધર્મની સ્થાપના થાય એવી રીતે યુગે યુગે સંભવવાની અમને બહુ સુંદર રીતે વચન આપ્યા બહુ સુંદર શ્રીમદજીએ જેવી રીતે એક સત્પુરુષને શોધ અને શોધીને તને મળે તો એમની પાછળ પડી એમની કુટી કુટી વયો જાશે અને પછી તને મોક્ષ ના મળે મારી પાસે જઈએ હું ખાતરી આપીશ દાદા ભગવાને તો ખાતરીને ખાતરી આપી દીધી બહુ બની થતી એટલે આવા પુરુષો કહેવાય તો અવતારી પુરુષ કહેવાય અવતારી સ્વરૂપ અવતારી સ્વરૂપ એટલે આપણે સામાન્યપણે તો આ વ્યવહાર અને સાંપ્રદાયિકતામાં બહુ એવા જુદા કલ્પનાઓ સ્વરૂપે સમજી બેઠા છીએ એટલે અવતારી સ્વરૂપ ઓળખાતું નથી આપણા અને અવતાર સ્વરૂપ અવતારી સ્વરૂપ કેવી રીતે હોય તમે જોજો બધા કે જે જે અવતારી સ્વરૂપો થયા છે આપણા આ અવસરપીડીકાના યુગમાં અને દ્વાપર યુગમાં પણ આપણે નજીકના તો કૃષ્ણ ભગવાનને રામને જ લઈએ વ્યવહારથી વાત કરું છું એમાં એમને ભાગે જે આવ્યું છે જીવનનો બધો જીવનનો આખો પથારો એ આપણે જોયો છે બધાએ અને અમારી કૃષ્ણ ભગવાન સાથે તો ખાસ કરી છે એકદમ બાળપણથી કેટલા નાના સંસ્કારોમાં જેમ દાદા ભગવાનને સાત આઠ વર્ષથી આપણે દ્રષ્ટાંતો જોયા છે બધા સત્સંગ છે એમને ઊંચી ઊંચે પ્રકારની વિચારણાના તે બધું જ આ લક્ષણો હોય છે બધા અવતારી પુરુષોના એટલે કીર્તન ભક્તિ માટે બહુ કહ્યું છે વાત કરો પૂછો બીજું કંઈ મારા વગર અમારું સમજી ગયા જ નહીં એટલે આપણો વ્યવહાર મારો બાકી રહ્યો છે એના વગર અમારા અમારું દાદા ભગવાન અમારો પ્રસ્થાપિત થઈ જાઓ અને અમને ચીરૂપ કરી દો આ દીપકના મારા પણ અમારા દીપકના શું કહેવાનું આપણે એ દીપક પર ખુલ્લા થાય તો આ બધું એવી ગોઠવણી કરવી પડે પ્રયોગની કોઈ પણ વિધિ વગર કોઈ કામ થતું જ નથી આ બધી વિધિ કહેવાય છે અને આપણા માટે પ્રયોગ કહેવાય વિધિપૂર્વક કરેલું કાર્ય ગમે તે હોય પણ વિધિપૂર્વક કરેલું હોય તે સફળ થાય જ એની સમજ્યા વિધિપૂર્વક વિધિપૂર્વક કોઈ પણ કર્યું કોઈ પણ કાર્ય કર્યું સફળ થાય આ વિધિ શબ્દ બહુ મોટો છે વિધિ વિધિ એટલે વિજ્ઞાન વિજ્ઞાન ઢબથી વિજ્ઞાનીથી થતો પ્રયોગ શું કહ્યું બોલો ને કઢી મારે બહુ સારામાં સારી બનાવી છે તો કઢી બનાવવાનું તો વિજ્ઞાન છે ને આખું પણ બનાવવાનું વિજ્ઞાની ખરો જ નહીં રીતે છે આખો વઘાર કરતા બહુ મોટી વિજ્ઞાન શું કહો છો તમે હે લખાઈ ગયું ગાંધીભાઈ આટલો સપો થયો છે બધું લખી દે અત્યારે ઝડપથી લખીને પછી ગયા જઈને ફેર કરવાનું પાછું એટલે એક્સરસાઇઝ લોકોનો સદુપયોગ થાય છે ઘણા લઈ ગયા છે એમનું આ બહેનોમાં સત્સંગ થાય તો કે છે અમે આવો અમારી પાસે પણ એમને સમય મળતો નથી ને અને અરુણાબેન બોલાવતા નથી હે રજ્જુનો સત્સંગ થાય છે કે નહીં આપણે ઘેર બોલાયા છે કે નહીં કોઈ દાડો આપણા એસ એમ પટેલ સંત પૂછાવે છે આપતસૂત્રોના સત્સંગ માટે દાદા ભગવાનના ત્રણ આપતસૂત્રો એમને લખ્યા છે એ આપણે જોઈએ નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હોવું ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી સૂત્ર નંબર બે હજાર એકસો ને સત્યાવીસ મહેતા સાહેબ દ્વારકાજી મહારાજ સાહેબે કહ્યું પૂછ્યું થોડું મને પૂછ્યું એટલે મેં થોડો જવાબ આપ્યો એનો ટૂંકામાં સમજાવવા કહ્યું પછી મેં એમને કહ્યું કે અમારા ડૉક્ટર જેપી હેમિંગ તમને મળ્યા તમે જો સારી મળીને બહુ જ અમે ચર્ચા કરી છે કે હા બરોબર હું જાઉં છું ખંભાતમાં એમને બહુ તમારા માટે અને અમારા હરીફ સાહેબ ડાયરેક્ટર છે ત્યાં રિસર્ચ સેન્ટર એમાં અમારે એક બીજી આ નેશનલ એટલે આખા ભારતીય સ્તર પર એક કોન્ફરન્સ થશે ત્યારે આપને આમંત્રણ આપવાનું કે કંઈ વાંધો નહીં જરૂર આવી પરંતુ મને કંઈક એનું આપજો આગળ રૂપરેખાથી છે તે એટલે પછી થયું કે આપણું આ જે ઇનોર્ગ્યુલેશન અને કોન્ફરન્સ એ બેનું મોકલાઈ ગયું મટીરિયલ ચાલે ઇંગ્લિશ તો એ મને લાગે છે બહુ સ્લોન છે એમનું ઇંગ્લિશ બહુ સ્લોન છે યંગ છે બહુ અને ભણતરને વાંચન વિચાર પ્રયત્ન કારણે બહુ સારો છે એમનું બધું એટલે કંઈ બંધારણવાળા નથી એમાં એવું જ લાગે છે આમ એટલે પછી આપતા સૂત્ર એક મોકલાઈએ આપતા સૂત્ર બરોબર છે અને આપતાવાળી નંબર એક આ ત્રણ સ્ટાન્ડર્ડ મોકલાવી દઈએ મોસમી ચાલશે ભારતીય સર્વે નથી ને ચાલે ચાલો તો એમાંથી આપતા સૂત્રોમાંથી બે હજાર એકસો ને સત્યાવીસનું આપતસૂત્ર જોઈએ છીએ આપણે હું વાંચું સમર્પણ ભાવ એ જ ભક્તિ છે બોલો જ્ઞાનપૂર્વકનું સમર્પણ એ બહુ ઊંચી ભક્તિ છે અજ્ઞાનપૂર્વકનું સમર્પણ કર્યું હોય તો એ ભક્તિ કહેવાય આ સૂત્ર છે આ બધાને ગમ્યું ચાલો સમર્પણ અને ભક્તિ બહુ સુંદર કહ્યું છે ભક્તિ ભક્તિનું આખું આખું ભાગ સમજાયો કૃષ્ણ ભગવાન છ સાત વર્ષની અરે એક બે વર્ષની ઉંમર થઈ હતા જ એમના જે એમના જીવનમાં બાળપણમાં હતી બાળક કાચી વયમાં બાળકમાં ત્યાં આગળ એ જેવી રીતે હતા એ માતાજી તો છૂટા પડ્યા માતા પિતાજીથી અને છતાં માતા પિતા મળ્યા પાછા જ્યારે એમને યોગ આવે છે બધો અને બચપનમાં હજી બાળક અને એમાંથી થોડા મોટા થયા તે વખતે અમને તો એવું લાગે છે કે છોકરાઓ અને છોકરીઓ બંને જ પક્ષીઓ નાની ઉંમરથી બહુ તૈયાર થઈ જતા હતા છ સાત વર્ષના તો બહુ સમજદાર હોય બધા કે છે આવું મુનશી સાહેબ કે છે એવું કંઈક એવું શીખવાડ્યું એ હવે શીખવાડે થોડું આ સારું છે આ સારું છે જુઓ છે શીખવું તો પડે ને કન્ટિન્યુઅસ બહાર ટ્યુશન રાખવું જોઈએ શું ખોટું કેમ હશે આપણે બોલવાનું નહીં કહેતું કહેવાનું નહીં એટલે આ બહુ સુંદર છે કૃષ્ણ ભગવાન આવી રીતે યશોદા માતા નંદ બાપ નંદ બાવા એમની સાથે એટલા સુંદર રહ્યા અને જયારે એમને પૂછવા પૂછવામાં સમય થાય છે ત્યારે એમના આચાર્યજી અને સાદીપનીજી એમને સમજાવે છે ત્યારે હવે મોટા થયા સમજદાર થયા આવું છે આમ છે તેમ છે છતાં રાધાની હટ લગાવે છે જયારે એને હસ કહેવાય હસ કહેવાય એ સમર્પણની ભક્તિને અર્પિત થયા છે એની જોડે અભિદ આમ થાય છે કારણ કે રાધા સમીર્પિત થઈ ગઈ છે કે સમર્પણ કોઈ વિધિ પુરાવક નથી થઈ દિલથી સહજ ભાવે કુદરતી દિવસ થઈ ગઈ બધી ગોપબાળાઓ હતી અને ગોપીઓ હતી અને મોટી મોટીભાઈની બધા જ હતા આને થયું એક સામાન્ય કન્યા પાછી હા સામાન્ય કન્યા બહુ મોટો ફેર ઉંમરમાં મોટી બધી જ રીતે <laughs> બેન તારે પછી ના પછી આચાર્ય અને શાંતિપાની આચાર્ય ખાસ એમને સમજાવે કારણ કે કુળના આચાર્ય છે એ બધી રીતે સમજાવે છે અને જવાબ આપે છે જશોદા મૈયાને મા તરીકે એમને ઉછેર્યા છે એટલે બહુ વાલ છે અને વાલ હોય ઉછેર્યા હોય એટલે કુદરતી રીતે જરાક મા જેવા જ હોય છે એ બાપ જેવું તૈયાર રહે શું કહ્યું એવો ફેર હોય ડોક્ટર કોને જુદી જ વસ્તુ છે આ કુદરત છે કુદરત અને નંદ નંદજીને બાપ તરીકે જે કૃષ્ણ ભગવાન પ્રત્યે હતું તે કૃષ્ણ ભગવાનનું જે વહેણ નીકળે ગમે તે નીકળે સંતોષ જ થવું એના એમને નવું જ જાણવાનું બને અને માતાને એમ થાય કે આ કેવું છે આ નાનું છે બાળક છે કંઈ હોય ને એને શું આમ થઈ જશે તેમ થઈ જશે આ માતા શું કરે પરંતુ આચાર્ય બહુ સમજાવે છે આચાર્ય તો બહુ મોટા છે આખા કુળના બધા એમના યાદવ કુળના અને આમના કૃષ્ણ ભગવાનના કુળના ખાસ કરીને વ્રજવંશ એ બહુ સમજાવે છે અને દરેક સમજાવવામાં કૃષ્ણ ભગવાનનો જવાબ જાય છે જ્યારે એક એક જવાબે એમને લાગે છે કે અને શું સમજાવું આટલી ઊંચી અને છતાં પણ એમની ફરજ બધા જાય છે એમ કરતા કરતા છેવટે એ કહે છે કે કાલે ઉઠીને તમારે રાજવૈભવમાં મેન હશે તમે રાજા શ્રેષ્ઠ હશે અને સામાન્ય તો તેમાં તમારા મા બાપને કેવું લાગશે તમારા મા બાપ છે ને બધા છે તમે જાણો છો ને કે વસુદેવ દેવકી તમારા માતા છે હા તો એમને કેવું લાગશે તો કે મારા મા બાપ તો તમે જોવો છો જે મારી સામે છે સમર્પણ થયેલા છે ને સમજવા જેવું છે એમના સાચા મા બાપ અને એમને કંઈ એ છે જ તો પણ એમને ખાતર હું મારા અહીંયા આગળ ધર્મના મારા ધર્મથી હું લોક એ શું એનો લોક થાય મારા મારા ધર્મ મારી આગળ જે ધર્મ આવી પડ્યો છે એનો કે આ બાળા મારામાં ઓતપ્રોત થઈ ગઈ છે તો હું પછી મારો આનો થયો એમાં થઈ જાય ને થઈ જવાય જ મારાથી ઉપયોગ કરે હવે જો બહુ સુંદર વર્ણન કર્યું છે એમને હા આપણે કથા વાર્તાઓ જુદી હોય છે પણ અમને તો હું પ્રેક્ટિકલ કર્યું છે મુનશીજીએ તમે જાણો છો જાણતા હશો નહીં જોયું હોય કોઈ એમાં ખ્યાલ નથી નહીં મને ખ્યાલ નહીં હું જોઉં નહીં પણ એમના કહેવાથી જરા જોઈ લઉં <laughs> પેલા આઠ વોલ્યુમ છે ને એમના એમાં આ પહેલું વોલ્યુમ બધાએ જોવા જેવું છે આપણે જ્ઞાન પ્રાપ્ત થયું છે એમને માટે સમજ પડશે કે આ જ્ઞાન પ્રાપ્તિ દાદા ભગવાનને વધારે સમજાશે એટલે એમ કરતા એ તો અવશ્ય થશે જ હવે એના સત્પણ તો થઈ ગયેલા હોય છે અને સત્પણ પેલી માનતી નથી અને એમ કરીને એ ગયા શક કંસ મહારાજા જોડે અશ્વમેઘ યજ્ઞની અશ્વની પાછળ રસુલજીએ મોકલ્યા છે એમને વિજય એટલે બાર બાર વર્ષ તો લાઈ નીકળી જાય ને પછી પાછા ફરે છે ત્યારે જુએ છે તો મારી સગાઈ ફૂક થઈ ના આવું બધું થઈ ગયું એટલે પછી કૃષ્ણ ભગવાન જે વ્યાસ થાય અને એ ધર્મ ધર્મ માટે જે સમજાયું છે એમને કે આપણે બધા માટે વ્યવહારમાં ફરજભાનથી જે ભાન તરીકે આપણા પર જે હોય છે તે અંતરથી આપણે પોતે પોતાના માટે અને બહારથી બધાના સંબંધોમાં સંબંધોના પ્રકારથી જે પ્રકારે જોવું હોય છે ફરજ એ ફરજના ભાગમાં જ દાદા ભગવાનના સૂત્રો બહુ સુંદર હતા એટલે અમારાથી પછી અનુભવ ત્યાં કહેવાઈ ગયો કારણ કે અમે જેમાં સ્વાદ આવ્યો અને અનુભવ થયો ને ત્યારે નીકળ્યું કે કયા વગર બોલવું નહીં અને કહીએ તાર ના બોલવાના ડબલ ગોનામ પડવું નહીં સાંભળ્યું શું સાંભળ્યું કયા વગર બોલવું બોલો ને અને કહે તારે ના બોલવાના ડબલ ગુનામ ના પડવું મેં સમજ્યું <laughs> પણ આપણે જોજો આનાથી વધુ થતું હશે વ્યવહારમાં જો આપણે પોતાનું એનાલિસિસ કરીએ જોઈએ પોતાનું અને શું ઊંધું થતું છે આપણા ઘરના સંબંધો નજીકમાં જોજો તમે દિવસમાં કેટલી વખત કેટલી ભૂલ થાય છે જોઈ લેજો તો બધા જ પ્રસંગોમાં ઓછામાં ઓછું બોલવાનું રાખીએ તે પણ એ ખોટું નથી સારી વસ્તુ છે આ કાળ એવો જ છે પરંતુ આ બોલવાના બોલવું એ સિંગલ ગુનો છે અને ના બોલવું એ ડબલ ગુનો છે આ દાદા ઉપાનું સૂત્ર એટલું ગંભીર ને પરમાર્થ સૂચક છે એમાં આ આવે છે આપણો ધર્મ લોપ થતો જાય છે હંમેશા સમજે ત્યાં જરા આ મારાપણું જેટલું નીકળતું જાય ત્યાં ત્યાં તમે ક્યાંય પણ ધર્મલોકમાં નહીં આવો અર્થાત આજના ધર્મના લોકમાં નહીં પડો કે વ્યવહારથી હું દીપક છું નહીં સમજાયું નહીં તો ધર્મનો લોપ થાય આજના ધર્મ હોય છે ધર્મ એટલે આ અને અમે વ્યવહારમાં એક મનુષ્ય તરીકે આપણે એકબીજા જોડે વ્યવહારથી હઈએ છીએ આપણા જીવનમાં ઘરના નીકળના તો છે જ પછી કુટુંબના છે પછી વિચાર થાય અને પછી તો બધા જોડે સંબંધમાં આવીએ છીએ તો નજીકથી માંડીને બધા જે વ્યવહારો છે બધા જ એ બધામાં જોઈએ તો આપણે વ્યવહારમાં કેવી રીતે રહ્યા છીએ મનુષ્યત્વ એટલે કે તત્વવાળો મનુષ્ય શું કહ્યું સારવાળો મનુષ્ય સાર વગરનો તો શું કામ નથી તેલને પીલે તો તલ નીકળવું પડે ને એવું નહીં જાય અને આ સંસારને તેલમાં પીલાવાનું જ છે મહેતા સાહેબ જે કોનો અનુભવ નથી આ તો કોનો અનુભવ નથી આ વાત એટલે આ સમર્પણ ભાવ બહુ મોટી વસ્તુ છે શાસ્ત્રો શાસ્ત્રો લખી જાય એની માટે અને ભક્તિ તો વસ્તુ બહુ જુદી છે પરંતુ આજે આ કાળમાં ભક્તિ લેવાઈ જાય છે એટલે કીર્તન શબ્દ બહુ ઊંચો છે પણ પછી કીર્તનને ભજન એ અર્થમાં લેવી જાય છે ભજન ભજ શબ્દ પછી ભજન એવું થઈ જાય એમાં રંગી જવાય ખરું બધું તાન આવી જાય એટલે શાનમાં ચાલી જાય છે બધું કીર્તન વસ્તુ બહુ જુદી છે કીર્તનમાં તો સાક્ષીભાવ સાથે રહ્યા જ કરે જોડે જોડે કારણ જ યથાર્થ કીર્તન થાય ને તો થશે જ નહીં અને આપણા માટે પડોશી ભાવ રહે બહુ સુંદર રહે કીર્તન કરતા કરતા આ પડોશી કીર્તન કર્યા કરે છે અને મારી સાથે રહી અને મારા રૂપ થવા માટે કીર્તન કરી રહ્યો છે મારા રૂપ એટલે કે દાદા ભગવાન શું શું છે બહુ સુંદર અર્થસૂત્ર પછી બોલીએ સમર્પણ ભાવ એ જ ભક્તિ છે બોલો જ્ઞાનપૂર્વકનું સમર્પણ એ બહુ ઊંચી ભક્તિ છે અજ્ઞાનપૂર્વકનું સમર્પણ કર્યું હોય તો એ ભક્તિ કહેવાય ભક્તિ બહુ સરસ સમજાવી આપણે બીજું સૂત્ર લઈએ આપણે બીજું સૂત્ર વાંચીશું કે બે હજાર પાંચસો ને દસ કુદરત જે કંઈ કરે છે તે તમારા હિતનું જ કરે છે તમારા દોષને માર માર કરે છે કરતા હોય તો સ્વચન કહેવાય પર કરતા પદ જાય ત્યાર પછી કોણ કરે છે કુદરત જ બહુ સારું સૂત્ર બહુ મજાનું છે આમાં કુદરત સમજાય દીધી કુદરત જે કંઈ કરે છે તે આપણા હિતનું જ કરે છે દરેકને માટે અને હિત કયું હિત તો કે આપણા દોષને માર માર કર્યા કરે છે <laughs> પણ આપણને એ સમજાતું નથી કે આપણા દોષને માર માર કરે છે આ કુદરત કરે છે સમજાય પણ એમાં કરતા હોય તો શ્વસન કહેવાય કરનારો પોતે થઈ જાય છે કુદરત અને એની આગળ પોતે થઈ ગયો એટલે શ્વસન કર્યું પણ કરતા પણ જાય પછી કોણ કરે તો કે કુદરત જ કુદરત છે કુદરત ઉપર દાદાએ તો બહુ જ ઘણા ઘણા પ્રકારે ફૂડ પાડ્યા એસ એમ ખરી વાત સાચું કોને આવે ના હમરાયું નહીં ના હમરાયું કોને આવે એ બોલવાનું આપણને જ્યાં પ્રકાશો થોડું તાર કુદરત ઉપર શું શું સમજ્યા છે તમે હા આ તો બહુ મોટું સૂત્ર કહી દીધું અમને તો સંતપુરુષ તો મજા ને બોલે શું ગતિ ના મને સમજણ ના પડી વાંધો પણ પેલા વાંધો તો ઘરમાં પોતાનું જોવાનું જુદું પડી જવાનું જોડે રહેવાનું તો પસંદ કઈ છે જાય પછી ત્રીજું સૂત્ર લઈએ આ તો સૂત્ર સમજાઈ ગયું બધાને કુદરત કુદરત તો બહુ મોટી વસ્તુ છે કુદરત એટલે આપણે આ આપણા શરીરના મન બોલાતી વાણી અને વ્યવહારથી જે જીવીએ છીએ એ કુદરત જ છે અને સમગ્ર કુદરત જે બધાના માટે કુદરત છે એવી રીતે સમગ્રપણે જે કુદરત છે અને સમગ્રપણે કામ કરી રહી છે તે બધાને માટે વ્યક્તિગત રીતે એ વ્યક્તિગત કુદરતીપણે કામ કરી રહી છે વ્યક્તિગત વ્યક્તિગત આ વૃક્ષ છે આ બે અને આવા બધા વૃક્ષ એના ઘર કુદરત કામ કરે છે પણ એ તો કુદરતી જ છે આમાં અકુદરતી પણ ક્યાંય નથી તો આ માણસોએ જ આટલું શીખવાનું આટલું અઘરું બોલો ને એટલે બોલવાનું આપી જ દેવાનું આપી દશો સારું સમજાવે છે તો તમે ક્યારે પૂછ્યું મોટેથી બોલજો અઘરું આપણે માણસોએ શીખવાનું મોટેથી બોલો ને તોય તમે અવાજ બહુ સારો બોલો મોટેથી આ હેલું છે મને બધાને અઘરું લાગે છે તમને લાગે છે ના કેટલું સહેલું લાગે એટલે સૂત્ર છે કુદરત જે કંઈ કરે છે તને ન્યાય થાય તે ન્યાય છે અન્યાય થાય તે ન્યાય છે એટલે બહુ ઊંચો નીચો ના થઈશ વ્યવસ્થિત તેને બેસી જાય એવું સૂત્ર એટલે શું કહ્યું કે કુદરત ને અધીન એવો મનુષ્ય માનવ એનું જીવન આખું કુદરતને અધીન છે પરંતુ એ કુદરતને અધીન સ્વરૂપે કુદરતી રીતે જીવી નથી શકતો એટલે અઘરું લાગે છે કુદરત અધીન શું કે કુદરત જેવી રીતે રાખે તેવી રીતે રહેવાનું એ માર આપે તો તેવી રીતે રહેવાનું અને પ્રસાદ આપે તો તેવી રીતે રહેવાનું પણ આ માર છે પ્રસાદ છે એવું નહીં જોવાનું એમાં ન્યાય ન્યાય બધું જોવાનું નહીં કશું સ્વીકાર્યું જે હોય તે સ્વીકાર્યું શું અમાગરું છે બંધ્યા જાય સંભળાય છે હે થઈ ગયા ખુરશી પર બેઠા છે કુદરત તો કુદરત જ છે અને આપણે આજ્ઞા ધર્મથી મહાત્માઓ માટે આજ્ઞા ધર્મે કરીને જે જીવન જાય છે એમાં આ વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એ જેટલું પચતું જતું જાય કારણ કે એકાંતિક નથી પરંતુ નિશ્ચય દ્રષ્ટિ સાથેનું છે એટલા માટે એ સ્યાદવાદપણાને પામે છે આખી વ્યવહાર દ્રષ્ટિને વ્યવહાર દ્રષ્ટિથી જીવવા પડું ને હોવા પડું શું કહ્યું સ્યાદવાદપણાને પામે છે બહુ મોટી વાત છે ખ્યાતવાદપણું એટલે અનેકાંતપણું શું કહ્યું એટલે બધાના સંબંધમાં વ્યવહારમાં આવીએ એકબીજા જોડે હોવાનું જ નહીં એ તો નહીં તો એકાંતિક થઈ જાય કોઈ પણ પ્રકારે ક્યાંય ને કંઈનું કંઈ હોય જ આવું છે એ વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એ પચન થવું જોઈએ બહુ સારી રીતે એના માટે સ્વાધ્યાયમાં આપણે એમાં આજ્ઞાધર્મથી નક્કીપણા પાડે કે આ પ્રમાણે જ છીએ આપણે આજ્ઞાના અધીન જ એવી રીતે આજ્ઞાના અધીન શું કે કુદરતને અધીન કુદરતને અધીન શુદ્ધાત્મા પદ એ તો સ્વતંત્ર પદ છે પણ કુદરતને અધીન શું કે જે પરતંત્ર છે એટલે પરાધીન છે પરને આધીન છે અને પર છે પાછું એવું બધું કશું જ એટલે એટલા માટે આ આજ્ઞા વ્યવહારથી અપાય છે પરંતુ નિશ્ચય જે પ્રાપ્ત થયો છે કે કાયમનો હું છું જન્મ મરણ રહિતવાળો એવો કાયમનો અનંત સુખવાળો એવો હું તો શાશ્વત છું પણ હું છું જોડે રહેલો વ્યવહાર છે તે અશાશ્વત છે એ કુદરતને અધીન એવો આખો વ્યવહાર છે અને એટલા માટે વ્યવહારથી આજ્ઞા કહી નિશ્ચય પ્રાપ્ત છે એટલા માટે કારણ કે હરેક વ્યવહારમાં આજ્ઞા ધર્મથી વ્યવહાર દ્રષ્ટિની વ્યવહારના બધા જ પ્રમાણોમાં અને બધી જ અવસ્થાઓમાં પરિસ્થિતિઓમાં એ નિશ્ચયનું પ્રતિપાદન કરે કે ના આ વ્યવહારથી જ છે અને હું નિશ્ચયથી છું પ્રતિપાદન પ્રાપ્તિ તો થઈ ગઈ છે પરંતુ આ સ્વાદ અને અનુભવ પ્રમાણથી આ રીતે કરે અને એટલા માટે એને વ્યવહારથી આજ્ઞા કહી પણ કયો વ્યવહાર નિશ્ચયાત્મક વ્યવહાર જે નિશ્ચયનું પ્રતિપાદન કરતો એવો વ્યવહાર વ્યવહારે વ્યવહારે ક્ષણે ક્ષણે પરિસ્થિતિએ પરિસ્થિતિએ અવસ્થાએ અવસ્થાએ નિશ્ચયનું જ પ્રતિપાદન કરતો જાય એ આપણે અંદર જોઈ લેવાનું દાદાએ આપણને આપણા જ પરીક્ષક બનાવ્યા છે આપણા જ પરીક્ષા આપનારા બનાવ્યા છે અને આપણે જ માર્ગ મૂકનારા બનાવ્યા છે અને આપણે આપણું પેપર જોવાનું જાતે આવશે પણ તપાસ કરશે કરવી પડે હું આજે કયો ટેસ્ટ આવ્યો આ કયો ટેસ્ટ આવ્યો ટેસ્ટ કરજો આપણે ટેસ્ટ જો આપણે જ બતાવતા હે પેલી પરીક્ષામાં આટલા ટેસ્ટ લેવા ટેસ્ટ જ છે બધા એટલે કસોટી કહી દો અમને કસોટી કઈ નહીં તો કસોટી કેમ કરતું હશે સહેલું નહીં કસોટી વગર અને આપણે બોલવાની અને મજા આવે છે આજે વાત કરવામાં અમારા મહેશાનંદજીના શિષ્ય છે એ તો બોલો નથી સંભળાતું પાછળ ચલો ભાઈ સેકન્ડ ને થર્ડ ચાલો હવે આપણે ત્રીજું સૂત્ર લઈએ લઈએ કે ચાર હજાર ચોર્યાસીમું સૂત્ર છે આ કાળનું અને ભાગવત કેવું હોય તો ભાગવત કહેજો રામાયણ કેવું હોય તો <laughs> રામાયણ કહેજો ઉત્તર અધ્યયન સૂત્ર કેવું એ કહેજો આચારણ કેવું હોય એ કહેજો જેને જે કહેવું હોય તે આપણી વર્ષો નહીં બોલે કેવો છો જો બધું અંતિમભાઈ સાહેબ આ શું આટલામાં સાદા વાત કેમ સમય દીધું આપણું કેમ તું થીસીસ લખો ને કઈ તેને પીએચડી કરે શું આવે તો શું કોઈ જરાક વિચાર કરે પાસે ને એટલે પાંચ વાક્ય મારું થીસીસ કરવા જેવું આ બધી એક એક શબ્દ ઉપર હમ એક એક શબ્દ ઉપર તો ચાર હજાર ચોર્યાસીમું સૂત્ર લઈએ ટૂંકું છે સારું છે આ જગતના બધા જ અનુભવ થાય બોલો પછી જ આત્મતત્વની પ્રાપ્તિ થાય રામમોહન શું કહ્યું આ રામમોહન જગતના બધા જ અનુભવ થાય પછી જ આત્મતત્વ પ્રાપ્તિ થાય શાંતાબેન હબરીને જતા ને કે હબરીને શું કરશો બધાને લાગુ હા હા તપ આ કારજ તપનો છે પણ તપાવે એવો નથી પણ અમથા લોકો ગભરાઈ જાય છે કે તપી જઈએ છીએ આપણે આપણું નથી કશું નહીં સારા તપો છો તે બાકી નદી તપ જ છે આ વ્યવહાર આજમે બધો એવો કહેવાય એને એટલે તો દાદા ભગવાને બહુ સહેલું કરી આલ્યું તમને તો તો ભારે પડી જાય બહુ ભારે પડી જાય સપને એના યથાર્થ સંદર્ભમાં અને યથાર્થ રીતે સમજવાનું હોય તો બધા ભાગી જાય બધા શું બહુ સરસ એટલે મહાત્માઓને તો આવી પડ્યું હોય તપ એટલે બહુ અદભુત છે એટલે આ જગતના બધા જ અનુભવ થાય એટલે શું કહેવા કહ્યું દાદાએ કે આ જગત આ જગત એટલે આપણે દરેક જણ પોતે આપણે પોતાને જે શરીરથી જીવીએ છીએ એ શરીર અને શરીર સાથેનો બધો વ્યવહાર એને જગત કહ્યું જગતનો મતલબ જ શું કે આવતું ને જતું જે આવતું ના હોય ને જતું ના હોય એને જગત ના કહેવાય પણ આવતું ને જતું એવા સ્વભાવવાળું શરીર હોય ને એની સાથે હઈએ અને આવતા ને જતા બેવથી છૂટી જઈએ આપણે એવા થઈ જઈએ ત્યાર પછી જગતથી મુક્ત થયા કહેવાઈએ અને એ મુક્ત થયેલા જગતમાં એટલે કે શરીર અને શરીરરૂપી જગતમાં મુક્ત જીવન જીવી શકે છે અને શાસ્ત્રમાં તેનું બહુ મોટું પ્રમાણ આપ્યું છે જીવનમુક્ત દશા અને પછી કે મહામુક્ત દશા મહામુક્ત દશા તે આજ્ઞાધર્મની એવી દશા છે બધી શું મહાપ્રયાણ બધા આજ્ઞાધર્મ એટલે આ જગતનો અનુભવ બહુ મોટું સુંદર સૂત્ર છે આત્મતત્વની પ્રાપ્તિ થાય આત્મતત્વની એટલે ક્રમ માગશું કે અક્રમ માગશું બધે આ તો સરખું એક સરખું જ લાગવું પડે સમજાયું ને ક્રમ માર્ગમાં તિતિક્ષા ભાવે આજ્ઞાકારમાં દ્રષ્ટિશીપ શબ્દ બહુ આવ્યો શું કહ્યું દ્રષ્ટિશીપને ગુજરાતીમાં શું કહીએ મહેતા સાહેબ સાક્ષી તો શબ્દ છે જ ગુજરાતીમાં છે ને શબ્દ કોઈ નહીં કહેતું હે ના એવું નહીં ટ્રસ્ટીશીપ સાદું શબ્દ આ કોઈને હોતીએ છે ત્યારે શું કે છે એટલે જેને ના એવું નહીં કોઈને વાંપ્યું હોય તો કે આ તો કોઈ હથિયાર વાપેલું કહીએ છે ને આપણે એના જેવું અમાનત ટ્રસ્ટીશીપ એવું કહે છે ને એના જેવું થયું એ ટ્રસ્ટીશીપ એટલે શું કે આવન જવાનવાળું જગત અને જગતથી મને જે જ્ઞાની પુરુષ જે મુક્ત પુરુષ છે મહામુક્ત પુરુષ છે પરમાત્મા સ્વરૂપ છે એમની કૃપાથી મને આવન જવાના શરીર સાથે મને એ બંનેથી મુક્ત રીતે મને મારું ઓળખાણ પડ્યું એ મારું પડેલું ઓળખાણ એ તો કાયમનું થઈ ગયું તો તો આવન જવાનું શરીર છે છતાં એનાથી છૂટી રહી શકું હું તો એ મુક્ત જીવન કહ્યું સમજે તો એની સાથે રહેવાનું તો કે આ શું આવ્યું તો કાં તો અનામત ટ્રસ્ટીશીપ આમાં ટ્રસ્ટીશીપ આજ્ઞાધર્મ એ બધું આવી ગયું પણ આ તો પછી આજ્ઞાધર્મની બહાર સમજાવવા માટે કહેવું પડે તિતિક્ષા અને ટ્રસ્ટીશીપ ને બધું જ એ ક્રમમાં આજ્ઞા શબ્દો છે રાખવા જ પડે પણ અત્યારે પણ આપણે કયો શબ્દ આવ્યો જાગૃતિ કયો જાગૃતિ શબ્દ આવ્યો સાવધાની પ્રતિક્રમણ આ છેલ્લી કક્ષાના શબ્દો છેલ્લી કક્ષાના જે કેવળ જ્ઞાન ખુલ્લું કરે એવા બધા એ પુરુષાર્થો છે આજના ધર્મમાં બહુ અદભુત છે આ હમ ત્રણ સત્ર આપતા સૂત્રો પૂરા થયા હવે જે પૂછવું હોય તો પૂછો વાત કરો આપણે બધી થાય પૂછવાની તો તમને બધા પૂછવા મત બહેનોમાંથી જે સર્વેન કંઈક આજને ચલી ગઈ દર્શન કરવા ગયો છે દેવકી માતા અને કૃષ્ણ ભગવાન સાથે તો ખૂબ હતું માતા ને બાળક સાથે હોય તો હોય જ એ તો યથાર્થ માતા છે ને એ તો છે જ પણ જુર્યા જુર્યા પોતાનું બાળક પોતાની પાસે નથી અને મારું બાળક એમ છે અને શું નહીં આનું અને આમ થશે અને એનું પાછું એના માટે જન્મથી જ એના માટે વિદાય થાય એવું બધું હતું એટલા માટે બહુ જુર્યા એ તો જબરજસ્ત જુર્યા કૃષ્ણ ભગવાન આવા હોય એટલે બલરામ પણ એવા હતા ભાઈ બેન એક જ બલરામ બહુ જોરા કદાવર ને બહુ બળવાન હતા તો કૃષ્ણ ભગવાન માટે પ્રેમ બહુ માતા જુદા પણ પ્રેમ બહુ છે જબરજસ્ત શું એ વસુદેવના બે પુત્રો એ રોહિણી માતા અને દેવકી માતા એવું હતું સૂર્યની માતા જ્યેષ્ઠ હતા જ્યેષ્ઠી માતા આવું છે એ તો સમય જુદો હતો દ્વાપરનો અને આ કાળનો કરિયુગનો સમય જુદો છે કારણ કે આ <coughs> માથાનો વિકાસ બહુ થયો હતો જેને બુદ્ધિ કહે છે બુદ્ધિ ડોક્ટરોની પાસે સમજાવે કે શરૂઆતમાં માનવ હતો ત્યારે આટલું જ બીજું હતું પછી વિકસી વિકસીને આવશે સમજાવે છે બધા અને ત્યાં સુધી કે આઈન્સ્ટાઈન આટલો બધો થયો તેનું બીજું કેવું હશે હજુ હચવાઈ રહેલું છે આગળ અમેરિકામાં સ્ટડી કરે ચલો એટલે એનું ડાબુ છે ને પંદર ટકા જરા મોટું દેખાય છે ડાબુ કે બહુ વપરાય છે આવું છે ડાબુ ને જમણું બે અને એમાં વચમાં રહેવાનું યંત્રમાં આપણે એટલે વાત કરો પૂછવું હોય તો પૂછો હા હા એટલે રાધા રાધાજી માટે તો અત્યારે ચોક્કસપણે તો બધું શાસ્ત્રમાં છે નહીં કંઈ એટલે અમુક વર્ગ એમને હતા એવું માને છે અમુક વર્ગ એમને કંઈક ટૂંકમાં સ્વરૂપ છે એવું બધું બે બધી રીતે છે પણ એમાં ઊંચા ઊંચી સમજ શું છે કે રાધા અને કૃષ્ણ એ બેનો અદભુત સમન્વય એક પરમાર્થ સમજવા માટેનો છે દેહ કરીને એમાં ન જોતા આ રીતે જોવાનું છે કે કૃષ્ણ વસ્તુ બહુ મોટી વસ્તુ છે અને કૃષ્ણ અને એમની સાથે આ કુદરતી રીતે હોવા પડવું કે કેટલું નિર્દોષ બાર વયમાં કેવી અને રાધા તો મોટી સમજણી હતી સમજો પાંચ પાંચ વર્ષે મોટી એવું સમજવા જેવી વાત છે બહુ મોટી સમજવા જેવી વાત ના એ તો એ તો બધું શાસ્ત્રમાં એવું બધું શાસ્ત્રમાં હોય ભાગવત વસ્તુ જુદી છે એ તો બધું જુદી વસ્તુ છે એમાં તો કેવું છે સાંપ્રદાયિક દ્રષ્ટિ એમાં સાંપ્રદાયિક દ્રષ્ટિ થઈ છે સાંપ્રદાયિક દ્રષ્ટિએ તો ભક્તોને સાચવવા માટે અમુક એવું હોય જ તો બધા બધા ધર્મોમાં હોય બધા બધા છે યથાર્થ વસ્તુ તો બહુ જુદી હોય છે એટલે એનો એટલે ગુરુ ગમ કહ્યું એને સદગુરુ ગમ ગુરુ એટલે સદગુરુ ગમ સતને પ્રાપ્ત એવા સદગુરુ કહ્યું શું નહીં આમાં તો એને એને સાંભળવું છે પડ્યું છે એનું મન એને સુવાસ આવી પણ અવાજ ત્યાં પહોંચ્યો કરો પૂછો દાદાજી હું પૂછું પછી બોલો દાદાજી હું પૂછું એક જરૂર પૂછો ચાલો જ્ઞાન પછી ઘણી વખત સત્સંગમાં દાદા ભગવાનના વચનો નીકળ્યા છે આપ શ્રીના પણ વચનો વારંવાર નીકળ્યા છે કે વ્યવહાર શીખવાનો છે એ વ્યવહાર શીખવાની રીત અને એ કયો વ્યવહાર જે શીખવાનો છે એ જરા આપ એનો ખુલાસો કરશો વ્યવહારમાં જે શીખવાનું એટલે શું કે આ હું છું ને જીવું છું તે હું છું ને જીવું છું એવી રીતે બધાય છે ને જીવે છે અને એવી રીતે આપણે બધા જ સંબંધોમાં નજીકનાથી મળીને દૂરના બધા જ સંબંધોમાં જે આપણે જીવતા અને આપણા સંબંધોમાં બધો જ હોય બધી રીતે હોય એ બધા જ વ્યવહારોમાં મારે જય સચિદાસ હવે તે બધા વ્યવહારોમાં મને જે તે વ્યવહારોમાં સંબંધોમાં અંદરથી અંતકરણે કરીને અને બહારથી વ્યવહારના સંબંધોથી જે કંઈ મને અંદર રહ્યા કરતું અને થતું હોય અને એની અસરો રહ્યા કરતી હોય એનો હું જવાબદાર કે કોઈ જવાબદાર આટલું શીખવાનું છે તો કોઈ જવાબદાર કોને ખોરું પછી કોઈ ના જણે ત્યારે ભગવાન પાસે જવું કે ભગવાન જ છે કઈ આવવાનું છે અને ક્યારે કે આપણે વ્યવહારને માન્ય કરી શકતા નથી એવા પ્રસંગોમાં જ ભગવાનને પછી છે તું આવો છું તું આવો છું તું રૂચ્યો છું મારા જે વ્યવહારને માન્ય કરી શકતા નથી એવા પોતાનો વ્યવહાર આવે છે તેને એવું બધાને એકબીજાના સંકળાયેલા હોય વ્યવહારથી છતાં દરેકને દરેકના વ્યવહારનો એનો સંકળાયેલો વ્યવહાર દરેકની પાસે પોતાનો જ હોય એ સંકળાયેલા છે કે એકબીજામાં સંક્રમણ નથી પામતો ના કરી ના થઈ શકે પણ પોતે વ્યવહાર માન્ય નથી કરી શકતો એ બધામાં સંક્રમણ કરે પેસે જાય બધું જ થાય એટલે બધી ગરબડો થાય છે બધી એટલે વ્યવહાર શીખવાનો છે એ તો શાણપણનું કામ છે સંસ્કાર તો ખરા જ એમાં એ સહાયકારી થાય સંસ્કાર પણ સાથે સાથે સંસ્કાર સાથે પોતે જે જીવવા જન્મ્યો છે જન્મીને મોટો થઈને જીવવાના છે એના માટે એ વ્યવહાર શીખવાનો છે પોતે સંસ્કારો હેલ્પ કરશે સંસ્કારો ખરા પણ આજે નવા સંસ્કાર કંઈક એમાં ના થાય એટલે વ્યવહાર શીખો તો નવા સંસ્કારો ક્યાં પડે કુદરતી જ છે પ્રગતિ જ કરાવતા જશે સૌ અને એ તો બધી રીતે પડે આપણે અંદરથી અને બહાર વ્યવહારોમાં પણ બધું એમાંથી પડે બધાથી એને વ્યવહાર શીખ્યા કહેવાય અને કોઈનાથી જુદી જેવું લાગે જ કેવી રીતે અહીંયા આગળ વ્યવહાર શીખવાનો છે હવે આજના કાળમાં કળિયુગમાં આ વાત ક્યાંથી પોસાય બધાને પરંતુ અંતરથી માણસ માત્ર વ્યક્તિ માત્ર જીવન જીવે છે તે દરેક પોતાના અંતરના અધિકારથી જીવે છે એ જીવવાનો અધિકાર છે એનો અને એ જીવવાના અધિકારને ગીતાજીમાં કર્મણ્ય એવા અધિકાર એવું કહ્યું છે કર્મનો અધિકાર તારો એ ગીતામાં એ છે કે સમજાયું એ જીવવાના પ્રકાર અને કર્મનો પ્રકાર સમજાયો અને અહીંયા આગળ આખા જોલમાં પણ તમે જો અ કરતા નાઈ વાતા કરવા જાઓ તો ઊંધા ગડબડ ગોટાળા કરી નાખો કોઈ ના કરાય કંઈક કરવા પણ રહેવાનું જ છે બધે પણ કેવી રીતે આ વાત છે વિજ્ઞાન નહીં આવ્યું ડોક્ટર સમજાય છે એમાં કોઈ માનવા ના માનવા તૈયાર બની શકે નહીં જો વિજ્ઞાનથી તમે આપો તો વિજ્ઞાનથી આપવાની જરૂર છે બચ્ચું પણ માનશે આજે પણ બચ્ચુને કહીશું ત્યારે અમે આપણી પરંપરા છે ચાલુ છે નામ છે નામ તારે કરવું જોઈએ નામ છે તો એને નહીં એવું મેં ખરું જ નહીં વિજ્ઞાન આજે બચ્ચું પણ તૈયાર છે અને આજના બચ્ચાઓ બાળકો તો જેટલી તરત જ પકડી લે એમ છે બહુ સુંદર છે વિજ્ઞાન વિજ્ઞાન એટલે વ્યવહાર જેવો છે જેમ છે તેમ એને જાણવું શું કહ્યું જેમ છે તેમ જાણવો તો પછી એને એના પોતાના માટે પોતાનું ઓળખાણ પડે એવા સંજોગો સજે અને થાય એ કુદરતી મહાન બાબત છે પણ આવા કેટલા હોય આ વાત છે વિરલ પુરુષ એ તો હોય ના હોવી નથી વિશ્વ બહુ ઓછા જુસ જુસ દાદાજી આપે જે અધિકારની વાત કરી તો એ અધિકારનો ભાગ આમાં આવી શકે કે બોલવાનો ગુનો કરે નહીં ને ના બોલવાનો ડબલ ગુનો કરે નહીં બોલવાનું બોલવું એ સિંગલ ગુનો છે કહ્યું એ વ્યવહારને અમાન્ય કર્યું છે બોલવાને સિંગલ ગુનો એ વ્યવહારને અમાન્ય કર્યું અને ના બોલવું એ ડબલ ગુનો કયો ના બોલવું એ ડબલ ગુનો કયો આપણા સમજાયેલા વ્યવહારને આપણા સમજાયેલા વ્યવહારને અને અને આપણામાં આપણામાં જે વ્યવહારનું પચન થયું છે જે વ્યવહારનું પચન થયું સમજણથી સમજણથી એ વ્યવહારના પચનના રક્ષણાર્થે એ વ્યવહારના રક્ષણ સમજણના રક્ષણાર્થે ક્યાંય પણ ક્યાંય પણ કોઈ પણ સંજોગોમાં પણ કોઈ પણ સંજોગોમાં પણ આપણને આપણને નૈમિતિક ભાવે નૈમિતિક ભાવે વાણીથી વાણીથી હોવાપણું સંજોગો આવે હોવાપણાનું સંજોગો આવે અને એમાં એમાં એવી રીતે નૈમિતિકપણે ના રહીએ એવી રીતે નૈમિતિકપણે ના રહીએ સિદ્ધાંતના સાચવવાના તરીકે સિદ્ધાંતના સાચવવાના તરીકે તો એ ડબલ ગુનો કહેવાય તો એ ડબલ ગુનો કહેવાય આટલી વાત કહું તો કેમ પકડાશે ભીષ્મ પિતામહથી ના પકડી તો કેટલા ઉચિત સંસ્કાર આપાય ભીક્ષ્મ પિતામાં તો શું કરે કારણ કે પ્રતિજ્ઞાબદ્ધતા જ પ્રતિજ્ઞા એટલે એટલે એમાં શું હતું આડા નાડાનો ભેદ નતો સમજાયો આડા આડું છે કે નાડું એ ભેદ નતો સમજાયો સાચો ત્યાં તમે તો આડા નાડાનો ખ્યાલ આવે પણ આમાં વ્યવહારમાં ના બોલવાનું ના પણ આવા મોટા પુરુષની જો તો સામાન્ય મનુષ્ય તો પણ છતાં આ વિજ્ઞાનની સમજ આજે સામાન્ય ભાષામાં બધાને માટે થાય ખુલ્લી લેમેન લેંગ્વેજમાં જેને કહીએ તો બધાને આજે તૈયાર છે લેવા માટે અને વિજ્ઞાનથી થવી જોઈએ વિજ્ઞાનથી અનુભવ પ્રમાણ વગર વિજ્ઞાન ના હોય અનુભવ પ્રમાણ એ તમે જ તમારા મન વચન વાણી સ્વરૂપ અને કાયા સ્વરૂપ જીવનથી એ જીવનમાં બધા પસાર થયા છો એમાંથી એ પસાર થયેલામાં એ આખા વ્યવહારમાં એ રીતે થઈ ગયો જ્યારથી એનાથી મુક્તપણે તમને તમારું સ્વરૂપ પ્રાપ્ત થયું આત્મ સ્વરૂપ અને પછી વ્યવહારથી વ્યવહારમાં વ્યવહારની આજ્ઞામાં આવી ગયા હો તમે બાકીના વ્યવહાર માટે એ બધું તમે ક્યાં ક્યાં આપણી પાસે ક્યાં નથી બધું આપણી પાસે પેપર એ આપણું લખના રહે આપણે તપાસના રહે આપણે માર્ગ મૂકતા રહે આપણે શું હતું તમને થોડા પક્ષપાતી છે એટલે દીપક બોલો મોટેથી બોલો મોટેથી દાદા મોટેથી આ બીજી વાર આજે બોલ્યા કે પેપરે આપણે આપવાનું પેપરે આપણું આપવાનું પણ આપણે લખનારે આપણે તપાસનારે માર્ક હા હવે દાદા મને એક પ્રશ્ન એવો થાય છે ના દાદા આવી રીતે આપણે બનાવી દીધા હા દાદા બનાવી દીધા અને આવું તું બરોબર તટસ્થ બરોબર પરીક્ષક રહ્યો તો તું મારો હા નહીં તો તું તારો તટસ્થ પરીક્ષા રહેવું છે ને હા દાદા પણ પેપર આપતી વખતે જેટલા એલર્ટ હોઈએ છે ને જાગ્રત દાદા એવું અહીંયા દાદા જોકા બહુ આવે એટલે બધા એમને જતા રહે છે હા એમાં બહુ બહુ બહુ સત્સંગ નથી બહુ સત્સંગ માગતો એ તો એવું કહેવાનો મતલબ એ જ છે કે આપણે આ સિદ્ધાંત આજ્ઞાધર્મ એ સિદ્ધાંત છે એ સિદ્ધાંત આપણો સચવાય અને સિદ્ધાંત સચવાય એટલે હું મન માની કયા સ્વરૂપ જે આ સંઘ છે મારો સંઘ એમાં આજ્ઞાધર્મના સિદ્ધાંતના સચવાય કરીને અંદર જે વ્યવહારથી વ્યવહાર શુદ્ધિ કરીને અંદર શુદ્ધાત્માના ગુણોનું આખું વ્યક્તપણું થયું હોય પ્રત્યો પ્રત્યક્ષપણે આપણા સાથે એ બધું કહેવાય સમજાયું કે નહીં અને પ્રત્યક્ષપણું થયેલું હોય એમાં આ બહુ સચવેલો હોય સિદ્ધાંત સમજાયું ને અને એટલા માટે એ બધું ગુણો ગુણો કેટલા બધા છે આપણા પોતાના શુદ્ધાત્માના આપણે જોયા છે અને એ ગુણો આપણા વ્યક્ત થાય એટલે બધી રીતે આપણને થાય આ મુખ્ય પ્રમુખ તો અમુક જ ગુણો ગયા છે આઠ ગુણો છે તે આપણા પરંતુ એની સાથે સાથે બીજા કેટલા ગુણો છે બધા અકલ્પ શક્તિ કહી આ બધું છે ને અને ગુણો ભેગા થાય ત્યારે સમૂહ થાય ને એટલે એને સંઘ કહેવાય સંઘ આ બધે સંગી ગુણો અને ગુણોની અવસ્થાઓ એનો સંઘ કહેવાય છે એટલે મન વાણી કાયારૂપી સંઘનો સંઘ થયો અને એવા મન વાણી કાયારૂપ સંઘના સંઘવાળા જો બે એવા સરખા જ મળ્યા તો બેનો એ સંઘ વ્યવહારથી થયો પછી બેથી જેટલા વધે એટલા વધ્યા પરંતુ વ્યવહારમાં બે હોતા નથી ચાર હોય છે એટલે એ ચારને જુદા ભગવાને સમજાયા કે આ સાધુને સાધવી અને આ શ્રાવકને શ્રાવિકા ઘરવાળા અને ઘરવાળી ચારી સમજાયા એટલે આમાં બધું આવી ગયું સમજી દેવાનું એટલે સંઘને ચતુર્વિધ એટલે ચાર પ્રકાર પ્રકારને કહેવાયું છે ચાર પ્રકારમાં સંખ્યા જેમ વધે છે સાહેબ પણ જેમ સંખ્યા વધે તેમ અવાજ વધે વાસણો કપડે બધું થાય હવે એ સંઘની વાત આટલી બધી પવિત્ર છે સંઘ શબ્દ પોતે એ રહી આ કેમ કરી રહી શકશે આ મુશ્કેલી છે મુશ્કેલી છે એમાં ઇન્ટરપ્રિટેશન ના હોય શું લાગે સાહેબ કોઈ સંજોગોમાં ના હોય કોઈ બુદ્ધિ એમાં કામ નહીં કરી શકે અને છતાં પણ જો બુદ્ધિ કામ કરી જાય તો તો બની શકે છે આવી લોકો બધા કરે બધા સારા કારમાં એ થયું બધું બધું બંને દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન બધા જ મૂર્તિ આપણા અવતારી પુરુષ બધા થયું આ ચોવીસ શિવશંકર ભગવાન તો બધાને ભગા કસોટી આવી એમને બસ ખાસ કસોટી આવે ક્રિશ્ચિયન શું કમ માથે લઈ લીધું આવું છે ચાલો સર સાથ સમા આવ્યા કનુભાઈ બોલાયો અસીમ જયકારો નમો વિતરાગાય વિતરાગાય નમો વરિયંતાણમ નમો વરિયંતા નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વાયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ સાવણમ નમો લોય સવ સાવણમ એસો પંચન મુખારો એસો પંચન મુખારો સવ પા વપ્પણાસણો સવ પા વપ્પણાસણો નો મંગલાળમ ચ સવે સિંહ મંગલાળમ ચ સવે સિંહ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગવાન ના